हलो हलो धनञ्जय ધારણ થયેલું છે વિવેચન આ એટલે ગયા શ્લોકમાં કહેલી પ્રકૃતિ અવશ્ય અપરા અથવા નીતિ પ્રકૃતિ છે એટલે આ ગયા શ્લોક માં જે આઠ પ્રકારની પ્રકૃતિ કહી તે જળ હોવાથી તેને નીચા પ્રકારની અહીંયા કહી રહ્યા છે કે નીચી પ્રકૃતિ છે પણ હે મહાબાહો આ અપરા પ્રકૃતિથી ભિન્ન મારી બીજી જીવ પૂરતા પરા પ્રકૃતિ છે આ પરા પ્રકૃતિ ચિદરૂપ હોવાથી જળ નથી આ જીવભૂત જે પરાપ્રકૃતિ છે એ ચીજરૂપ છે એ જળ નથી તેથી જળ જે છે એને નીચી કહી છે ભોક્ત્રી હોવાથી પ્રધાનભૂત અથવા મુખ્ય પરા છે તેને ઘણી સ્થળે પુરુષ પણ કહે છે એટલે એ ભોક્ત્રી હોવાથી એટલે જીવ જે છે એ ભોગ જીવ ભૂતા જે પુરુષ છે એ ભોગ કરતું ભોક્ત્રી છે એટલે એ ભોગ કરી રહ્યું છે એટલે એને મુખ્ય કહ્યું છે પ્રધાનભૂત મુખ્ય કહ્યું છે અને એને પુરુષ પણ કહે છે અહીં જીવ ભૂતામ શબ્દ યોજેલો છે પરંતુ જીવી ભૂતામ શબ્દ નથી જીવ ભૂતામ એટલે કહ્યું છે કે જીવ છે જીવી ભૂતામ એટલે આગળ કહે છે કે જે અવિદ્યાથી થયેલ નથી તેથી જીવી ભૂતામ શબ્દ નથી આ મને બહુ નથી સમજાતું તેમ આવું કહી રહ્યું છે અને પરંતુ ભગવાનની સહજ ઈચ્છાથી થયેલ છે એમ સિદ્ધ થાય છે એટલે આ કોઈ અવિદ્યાથી જીવ થયેલ નથી પરંતુ પ્રભુની ઈચ્છાથી સહજ ઈચ્છાથી જીવ થયેલા છે આ જીવભૂત ભગવદ અંશથી આ જગત એટલે જળરૂપ શરીર સત અને અસતના મિશ્રણ વાળું વિરાટ રૂપ ધારણ થયેલું છે આ મારી પ્રકૃતિ જાણ આ જીવ બુદ્ધ એટલે ભગવદ અંશ છે જીવોને ભગવદ અંશ કયા છે અને આ જગત એટલે જળરૂપ શરીર એટલે કે સત અને ચિત્ત એને બંનેના મિશ્રણ વાળું આ પ્રભુનું વિરાટ સ્વરૂપ ધારણ થયેલું છે એને તું મારી પ્રકૃતિ જાણ એમ અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે આમાં જીવી ભૂતામાં અને જીવ ભૂતામાં તો વ્યાકરણની દ્રષ્ટિથી ખાલી એટલી જ વાત છે કે એક દૃષ્ટાંત આપ્યો છે આમાં વલ્લભજીએ નાનુભાઈ નથી કીધું પુત્રી ભૂતમ એટલે પુત્રીના રૂપમાં થયેલી તે તો પુત્રી ભૂત તો જીવભૂતની જગ્યાએ વ્યાકરણની દ્રષ્ટિથી સાચો પ્રયોગ જીવી ભૂત એમ થવો જોઈએ તો હતો એની જગ્યાએ અહીંયા શિવભૂત એ પ્રયોગ જીવામાં વિશેષ આમાં છે કોઈને કઈ હેલો જય શ્રી દંડવત પ્રણામ હા અહીંયા છે ને એ જીવી ભૂતામની સાથે પાછું એવું લખ્યું છે પરંતુ જીવી ભૂતામ શબ્દ નથી તેથી જીવ અવિદ્યાથી થયેલ નથી એ એની જોડે કેવી રીતે બેસશે હા અહીંયા પણ હેમંતીબેન ને એ જ પ્રશ્ન થયો છે હા જીવ અવિદ્યાથી થયેલો નથી પરંતુ ભગવાનની સહજ ઈચ્છાથી એટલે ભગવાનની એવી ઈચ્છા છે કે આ જીવ રૂપે થાય એટલે અવિદ્યા એનું કારણ નથી એમ અહીંયા કહેવા માંગી રહ્યા એવું મને લાગે છે કે જીવ એ અવિદ્યાનું કારણ નથી પણ પ્રભુના અંશ રૂપ છે એમ કહેવા માંગી રહ્યા આ જીવી પૂતામ વાળી વાત તો મને પણ નથી ખબર છે જે વ્યાકરણથી કહ્યું પણ એની સાથે આ જોડાય તેથી એમ કરીને જે મને પણ નથી સમજાય જો વલ્લભજી આને સમજાવી રહ્યા છે તસ્તુ અન્યામ અજડામ ચિત્ત સ્વરૂપામ પરામ ભોક્તૃત્વેન પ્રધાનભૂતામ પુરુષત્વેન નિર્દિષ્ટામ અત્ર જીવ ભૂતામ મે પ્રકૃતિમ ચિદંશભૂતામ વિધિ પર્યાયનો નિર્દેશ કરતા કરતા આખો એનો અન્વય પણ બતાવ્યો છે ઇતસ્તુ અન્યામ એટલે અત્યારે મેં જે પ્રકૃતિનું વર્ણન કર્યું એનાથી અન્ય બીજી અંતરામ જે જળથી ભિન્ન છે તેવી ચિત્ત સ્વરૂપામ એટલે ચૈતન્ય સ્વરૂપ પરા પ્રકૃતિ ભોક્તૃત્વ એને પ્રધાન ભૂતા એ ભોગતા છે કે જીવ છે ભોગતા છે અને જેને પુરુષ તરીકે એનો નિર્દેશ પણ યત્ર તત્ર સર્વત્ર કરવામાં આવ્યો છે એ અત્ર જીવભૂતામ મેં પ્રકૃતિ વિધિ એ જીવભૂત એ પ્રકૃતિને તું મારી પ્રકૃતિ તું જાણ જે ચિદંશભૂત છે હવે જે અત્યારે મૂલ આવી રહ્યો છે વિવાદે અત્ર જીવ પૂર્વમ અવિદ્યયા ક્રિયતે અયુક્તમ જીવ જે છે એ અવિદ્યાથી જીવ ભાવ છે એવું માયાવાદીઓ કહે છે કેમ કે બ્રહ્મ જ છે એકમેવ તત્વ જીવ જેવું તો કંઈ તત્વ છે જ નહીં પણ જીવ તરીકેનો જે વ્યવહાર છે એ બ્રહ્મને અવિદ્યાનું આવરણ આવવાને કારણે પોતાને જીવ માને છે તો એથી અયુક્તમ આવું જે તમે કહો છો કે જીવ ભાવ અવિદ્યા દ્વારા થયેલો છે એ યુક્ત નથી કેમ કે જો એવું હોત તથા સતી અવિદ્યાના દ્વારા બ્રહ્મનું જીવત્વ થયું હોત તો જીવી ભૂતામ ઇતિ ત્યાં તો ત્યાં વ્યાકરણની દ્રષ્ટિથી શબ્દ પ્રયોગ એવો થયો હોત કે પ્રકૃતિ જીવીભૂત થઈ એટલે પ્રકૃતિ એ જીવ બની એમ તાત્પર્ય એવી રીતે પુત્રીભૂત વાત આ એક દ્રષ્ટાંત આપ્યું એને જેમ પુત્રીભૂત પદનો પદ બને છે એવી રીતે અહીંયા જીવીભૂત એવું થયું હોત પણ એવો શબ્દ પ્રયોગ ભગવાને નથી કર્યો એનાથી તાત્પર્ય છે કે અવિદ્યાકૃત જીવત્વ નથી એટલે જીવીભૂત અવિદ્યા થઈ છે એમ નહીં પણ એ બ્રહ્મ પોતે જીવભૂત થયો છે એટલે અહીંયા જીવભૂતામ એ પદનો પ્રયોગ કર્યો છે એટલે જીવત્વં ચ ન અવિદ્યા કૃતમ કિંતુ ભગવતા સહજિચ્છયા કૃતમ અવિદ્યા દ્વારા જીવત્વ નથી પણ ભગવાનની સહજ ઈચ્છાથી જીવત્વ થયું છે વિભાગસ્ય અવિદ્યા કૃતત્વે માનાભાવ એ આગળ કદાચ લીધું હોય આમાં છે આનાવંતર તો ઘણો વિસ્તાર છે વલ્લભજીનો પણ કદાચ નાનુલાલ ગાંધીએ એ વિસ્તાર નથી લીધો સારું હા થોડું થોડું સમજ પડી એટલે આમાં સદઅંત હા બોલ પંકજ હા એટલે આમાં ભોગ્ય ભાવથી આ જે છે ભોગતા ભાવથી થયું છે એટલે આ શબ્દનો જીવભૂત કહ્યું છે જો ભોગ્ય ભાવથી થઈ હોત તો એ જીવીભૂત થાત એ તો કંઈ સમજવાનું ભોગતા ભાવથી થઈ છે એટલે જીવભૂત આપણે સમજવું પ્રકૃતિના એટલે ભોગ્ય ભાવથી થઈ હોત તો જીવી ભૂત કહેવા દેવું તારો અવાજ કપાય છે પણ કંઈક આશય એવું લાગે છે પૂછવાનો કે અહીંયા ભોગ્ય ન કહીને ને ભોગતા એમ કહ્યું છે એ પ્રશ્ન તારો શું છે હું સમજતો નથી પણ આ જે પરાપ્રકૃતિ છે એ જડથી ભિન્ન છે અને એ ભોગતા છે એટલે જીવ એ ભોગતા છે સમજાયું ને અને એ કોનો ભોગ કરે છે તો પ્રકૃતિનો ભોગ કરે છે આના પહેલા જે ભૂત વગેરેનું પણ કર્યું છે તે વગેરેનું પણ કર્યું છે તે something લોકો જોડાયા છે જે પોતાનો ફોન અનમ્યુટ રાખી દે છે એને કારણે આ એકોની સમસ્યા થાય છે એટલે અત્યારે હું હવે કોન્ફરન્સને લોક કરી દઈ રહ્યો છું જેથી હવે નવું કોઈ જોડાય નહીં હા તો અપરા પ્રકૃતિથી ભિન્ન જીવભૂત પરા પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ છે ભોગ કરનારી છે પ્રકૃતિનો ભોગતા છે સમજાય આટલી જ વાત છે બીજું કઈ છે હા હાલો જે આગળના એક શ્લોકમાં થોડું પૂછવાનું હતું અહીંયા એવું લખ્યું છે મન બુદ્ધિ અહંકાર એ ત્રણ અનિરુદ્ધ પ્રદ્યુમન અને સંકર્ષણના અધિષ્ઠાન રૂપ છે એમ આઠ પ્રકાર કયા નવમું ચિત્ત શ્રી વાસુદેવનું અધિષ્ઠાન હોવાથી પોતાથી અભિન્ન હોવાથી અને પોતાને અર્જુન જોતો હોવાથી કહ્યું નથી તો આ પોતાને અર્જુન જોતો હોવાથી એ ખ્યાલ નહીં આવ્યો આ વિષય કાલે ચર્ચાઈ ગયો હતો આપણો કે ભગવાન જે છે જ્યારે અવતરિત થાય છે ત્યારે પોતાના વાસુદેવ વ્યૂ છે એને પોતાનું અધિષ્ઠાન બનાવી પ્રકટ થાય છે તો એ તો સન્મુખ જ બિરાજી રહ્યા છે એટલે એ સંબંધમાં નિર્દેશ નથી કર્યો અચ્છા એટલે પોતાને અર્જુન જોતું હોવાથી એટલું કહ્યું નથી એમ ઓકે હા હા થયું હા ધન્યવાદ હવે કોનો વાત હા હા 二分钟做皮肤来了，皮肤来了，理解吧？要搞自己的皮肤影响的，那不能解决不了。એટલે જે લોકો એમ કહે છે કે જીવ અવિદ્યાનું કાર્ય છે એ લોકો એને બ્રહ્મનો અંશ નથી સ્વીકારતા પણ ફક્ત અવિદ્યાની ઉપજ છે એમ માને છે એટલા માટે તમારે જરા એકદમ નજીક આવવું હેલો જે પ્રશ્ન પૂછે સમજાતો નથી જે જે બરાબર એ કલ્પેશભાઈ એનું કહ્યું કે અવિદ્યા લાગ્યા પછી જે બ્રહ્મનો અંશ ભૂત ચૈતન્ય છે એ જીવ કહેવાય છે એક ટેકનિકલી ચિદંશ ચિદંશને દેઆધીનો اد્યાસ અવિદ્યાને કારણે થાય અને જ્યારે એ પ્રાણ ધારણના પ્રયત્નશીલ બને એટલે પ્રાણી બને તે વખતે એને જીવ એવું નામ પડે એટલે બ્રહ્મનો એ ચિદંશ કે જે અવિદ્યાથી બદ્ધ થયો છે એ જીવ નામથી ઓળખાય છે તો અવિદ્યા તો છે અહીંયા તો વિવરણમાં એ વાત કેમ કહેવામાં આવી છે કે અવિદ્યા દ્વારા થયેલું નથી એમ તો એનું સમાધાન આપણે એ જોયું કે જે લોકો એમ કહી રહ્યા છે કે જીવ અવિદ્યા દ્વારા થાય છે એ એને બ્રહ્મનો અંશ નથી માનતા એમનો મત છે અને એનું અહીંયા ખંડન કરવામાં આવી છે જી જી જી થઈ ગયું एतद्यूनिनि भूतानि सर्वाणि त्युपधारय अहं कृत कृतस्नस्य जप्तः प्रभवः પ્રલય તથા સર્વભૂતો આ બે માંથી જ ઉત્પન્ન થયા છે થાય છે એમ જાણ હું સર્વ જગતનો પ્રભવ અને પ્રલય છું વિવેચન આ બે પ્રકૃતિ સર્વ પ્રાણી માત્ર ની ઉત્પત્તિ નું કારણ છે આ બે પ્રકૃતિ એટલે પરા અને અપરા પ્રકૃતિ સર્વ પ્રાણી માત્ર ની ઉત્પત્તિ નું કારણ છે એમ કહી તે બે દ્વારા ભગવાન પોતે અસાધારણ કાર્ય કરે છે એમ કહે છે સાવર જંગમાત્મક સર્વભૂતોની ઉત્પત્તિ આ બે પ્રકૃતિમાંથી થાય છે એમ જાણ તેમાં જળ અપરા પ્રકૃતિમાંથી દેહ વિગેરે થાય છે અને ચેતન પરા પ્રકૃતિમાંથી ભોગતા ક્ષેત્રજ્ઞ જીવ થાય છે તે દેહાદીમાં પ્રવેશ કરી તેને ધારણ કરે છે આ બંને પ્રકૃતિ મારામાંથી ઉત્પન્ન થયેલી છે ને હું તેથી હું જ છું તેથી જેમ ઘટપટ વગેરેનું કારણ ભૂમિ છે તે પ્રમાણે આ સર્વભૂત માત્રનું પ્રકૃતિ અને પુરુષ દ્વારા હું કારણ છું તેથી આ સર્વ જગતની ઉત્પત્તિ તથા પ્રલય મારામાંથી જ થાય છે સરળ છે વિષય તો તેમ છતાં કોઈને કઈ હોય વિચારણી બહેનો અહીંયાથી ઘટપટ વગેરેનું કારણ ભૂમિ છે તો એક તારો અવાજ બહુ સ્પષ્ટ નથી સમજાઈ નથી રહ્યું કહેવા માંગે છે હા છે જે છે અહીંયા જે ઘટપટ વગેરેનું કારણ ભૂમિ છે તો એ કઈ રીતે સમજવાનું ઘટ એટલે ઘડો ઘડો જે માટીમાંથી બને છે એટલે એ માટી એ ભૂમિમાંથી જ બને છે એટલે એનું મુખ્ય કારણ ભૂમિ છે એમ કહ્યું છે અને પટ પટ એટલે વસ્ત્ર ને તો એટલે પટ એટલે વસ્ત્ર એટલે વસ્ત્ર જે કપાસ માંથી બને છે એ જ એટલે પાર્થિવ પદાર્થ છે ને જે કંઈ પણ ચેતનથી ભિન્ન જે પણ કોન્ક્રીટ વસ્તુ છે એ બધી પાર્થિવ કહેવાય છે આમાં છે કઈ ડાઉટ ખેતરમાં આવે ઉઠશે ત્યારે <laughs> ઠાકોર નીતાબેન નો પાર્ક અચ્છા હા તો તો દેશમાં જોયું હશે માયેશ નિકેતન સમજાયું ભાવ કે કઈ અસ્પષ્ટતા છે એટલે જે પેલો આપણે પરબ્રહ્મ નો જે ચાર્ટ આવે છે એમાં ખાલી પ્રકૃતિની જ વાત થઈ રહી છે ને અત્યારે તો આ હા એમાં જે અક્ષર બ્રહ્માથી જે એટલે જીવરૂપા પ્રકૃતિ અને જળ રૂપા બે બરાબર એટલે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ એટલે એમાંથી આ પ્રકૃતિ તત્વની અત્યારે વાત થઈ રહ્યા છે હા જી જી પ્રચલિત પ્રયોગ છે કે જીવના માટે પ્રકૃતિ શબ્દનો પ્રયોગ કરવો પણ ભગવાને એ પ્રકૃતિને સાંખ્યશાસ્ત્રની અંદર જે પરિભાષિક રૂપમાં પ્રકૃતિ પદ વાપરે છે એ રીતે ન કરી અને પ્રકૃષ્ટ કૃતિ ઉત્તમ રચના એ અર્થમાં અહીંયા પ્રકૃતિ પદને સમજવું જોઈએ નહીં તો ગડબડી થાય અક્ષર બ્રહ્મા પ્રકૃતિનો કરતા કઈ અલગ વાત કહી રહ્યા છે એવું છે શું અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મમાંથી જે પ્રકૃતિ તત્વનું સર્જન થાય છે એનાથી અલગ પ્રકૃતિ પ્રકૃતિ આપણે કહ્યું એ અલગ અહીંયા બતાવી રહ્યા છે પ્રકૃતિ હા એનાથી ના એટલે પ્રકૃતિ તો એ જે તત્વ જે સમગુણાત્મિકા છે એ પ્રકૃતિ તો છે જ અને એ પ્રકૃતિ એના પછીથી જેટલા પણ તત્વોનું પ્રાકટ્ય થાય છે સૂક્ષ્મ અને સ્થૂલ એ બધાની કારણભૂતા છે અને એ જ બ્રહ્મના તદંશનું પરિણામ છે તો જળ જગત આપણે જેને કહીએ છીએ કે પ્રપંચ કહીએ છીએ એ આ પ્રાકૃતિક તત્વોથી બનેલું છે એને અહીંયા અપરા પ્રકૃતિ કહી છે અને જીવને પરા પ્રકૃતિ કહી છે તો હું જે કહી રહ્યો હતો ને કે પ્રકૃતિ પદ છે એનો જીવના સંબંધમાં પ્રયોગ એ અહીંયા ભગવાને એ ખાસ જ અભિપ્રાયથી કરેલો છે અને એ અભિપ્રાય એવો લાગે છે કે પ્રકૃતિનો મતલબ પ્રકૃષ્ટ કૃતિ એટલે શ્રેષ્ઠ રચના ઉત્તમ રચના એ અર્થમાં આપણે એને સમજવું જોઈએ નહીં તો એ કન્ફ્યુઝન આપણને થયા કરે કે પ્રકૃતિ તો જળ છે પ્રાકૃત હોવું છે સગુણ હોવું છે તો આ બધું જીવમાં પછી એ કેમ આવશે એટલે જ પ્રશ્ન થયો પેલો જે ચાર્ટમાં જે આવે છે ને એનું જો પ્રમેરત્ન સંગ્રહ પ્રમાણે કરીએ છીએ ને તો આ હા એટલે એ પ્રકૃતિમાં પછી જીવ નહીં આવે હા નહીં આવે જી જજો થયું ચાલ્યો જ નથી એ બોલો આ જીવભૂત કેમ અહીંયા વાત આવી આપણે સત અસત જળ જગત અને જીવની વાત આવે છે એમાં વિરાટ રૂપની વાત કેમ આવે છે બ્રહ્માંડ પુરુષની વાત થઈ રહી છે ને સમજતી પુરુષની સમષ્ટિ પુરુષ ની વાત થઈ રહી છે તો પછી જળ જગત અને જીવ ની વાત કેમ આવે છે અને જળ જગત તો બધા એમાં છે પણ સમષ્ટિ હા બીજા બીજા સ્વરૂપ ક્યારની વાત છે પછી જગત થયું ક્યારની પેલાની પણ ખુલાસો થયો હતો આપણો કાર્ય એટલે આ ટર્મિનોલોજી ગીતાની આખી અલગ છે અને પ્રમેય જે લાલુ ભટ્ટજીની એટલે આપણે જે સાંપ્રદાયિક જે ટર્મિનોલોજી છે એનાથી આ થોડી ભિન્ન રીતના એટલે સમષ્ટિના રૂપમાં અહીંયા વાત કરવામાં આવી એટલે હા હા મારો સબ્જેક્ટ આવી ગયો પુરાતન આવી હા ફરી કરો તો શું કહો છો હા જીવના સંદર્ભમાં જીવના સંદર્ભમાં શ્રેષ્ઠ કૃતિ પણ તો પછી અહીં આપણે પ્રકૃતિ અને પ્રકૃતિ અને પુરુષ એ બેને પછી આપણે કેવી રીતે લઈએ એ તો એમ કહ્યું ને કે શ્રેષ્ઠ સાયકોથેરાપી કે સાયકોથેરાપી પ્રકૃતિ પ્રકૃતિ એ અપરા એમાં અઠ્યાવીસ તત્વો આવી જાય પરાની અંદર પરા પ્રકૃતિ એટલે જીવ કહો પુરુષ કહો ભોગતા કહો એ બધું એને પરા પ્રકૃતિમાં આવી જાય ઉતરતી કક્ષાની અને ઉત્તમ કક્ષાની એમ બે પ્રકૃતિ થઈ ગઈ અહીંયામાં એ એ વાત જ થઈ નથી કે એ બંનેનો સંશ્લેષ થયો અને પછી એ વાત છે એ પહેલાની વાત છે બીજા સ્વરૂપની અંદર અવસ્થા છે પણ એટલે અહીંયા એ કીધું ને માત્ર પ્રકૃતિ અને પુરુષ દ્વારા હું કારણ એટલે કારણ સાથે પણ હમણાં કોની વાત ચાલી રહી છે એટલે ત્યાં ભાગવતજીમાં પણ એને સૌથી પ્રથમ ભગવાનનો અવતાર તરીકે કયો છે બ્રહ્માંડ પુરુષ છે એને એટલે એના સંદર્ભમાં જ આ આજ્ઞા કરી રહ્યા છે કે આ આ બંને જે છે એ તદયોની ભૂતાની સર્વાણી સ્વીપુથારે એ રૂપમાં હું જ આખા જગત છે એનો પ્રભાવ પ્રલય વાતમાં તો પણ કહ્યું છે ને કે ખરા પ્રકૃતિ છે એને જોડે જગ્યાએ ઘણા લોકો એને પુરુષ પણ કર્યું એવું કહી દીધું ને એટલે અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ એમ અલગ બતાવીને પરાને તો પાછા પુરુષ ફિક્સ થઈ રહ્યા છે હા બીજા ઓર્ડર મત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમ ઈયમ પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ હે ધનંજય મારાથી મારાથી પણ બીજું કાંઈ નથી સૂત્રમાં મણીઓના સમૂહ પેટે આ સર્વ મારામાં પરોવાયેલું છે એટલે માળાની અંદર બધા જ મોતી પરોવાયેલા હોય એટલે આ બધું જ મારાની અંદર પરોવાયેલું છે એટલે બેટું મારા બીજું કઈ છે જ નહીં આ જગતમાં મારું આ મહાત્મય જાણવા જેવું છે સર્વ જગતની ઉત્પત્તિ પ્રલય મારાથી થાય છે તેથી મારાથી બીજું કાંઈ પણ નથી હું જ સર્વથી પર છું ઉત્પત્તિ અને પ્રલય જે મારામાંથી થાય છે તેમજ સર્વ જગતની સ્થિતિ પણ મારામાં જ છે જેમ સૂત્રમાં મણિયો પરોવાયેલા હોય છે તે પ્રમાણે સર્વ જગત મારામાં પોરોવાયેલું અર્થાત મારો આશ્રય કરી રહેલું છે અહીં સૂત્ર અને મણીનું દ્રષ્ટાંત આપેલું છે તેથી જળ અને જીવ અવિદ્યાથી કલ્પેલા નથી પરંતુ સત્ય છે અને શરીરમાં જેમ જીવ રહે છે તે પ્રમાણે ઈશ્વર તેમાં રહેલા છે એમ સિદ્ધ થાય છે જેનું પૃથ્વી શરીર છે તેનું આત્મા શરીર છે વગેરે સ્થળે પણ આ જ અર્થનું પ્રતિપાદન કરેલું છે જળ અને જીવ અવિદ્યાથી કલ્પેલા નથી એટલે તો આપણે એવું કીધું કે આપણે આગળ જોયું એવી રીતે કે જીવ એ અવિદ્યાથી ઉત્પન્ન થયેલો નથી પણ પ્રભુના સદન છે એ સત્ય છે અને શરીરમાં જેમ જીવ રહે છે તે પ્રમાણે ઈશ્વર તેમાં રહેલો છે એટલે આ જીવ અને અંતર્યામી બંને સાથે રહી રહ્યા છે એવી પરમાત્મા આત્માની અંદર રહે છે એવું કહેવામાં આવે છે એ મયી સર્વમ ઇદમ પ્રોતમ શ્રીમણિ પ્રણાયવ આમાં બધું પરોવાયું છે પરમાત્મા પૃથ્વી શરીર છે આત્મા શરીર છે આપણને આ ઉપનિષદ ના વચન છે જૈસે પૃથ્વી શરીરમ यस्य आत्मा शरीरम एम आत्मा न वेद લાંબી લચક લિસ્ટ આપી છે જેનું આકાશ શરીર છે જે આકાશમાં રહે છે પણ આકાશ એને જાણતો નથી તેને તું અંતરિયાની જાણ વાયુ શરીર છે જલ શરીર છે બધાના અંદર અંતર્યામી સ્વરૂપ બ્રાહ્મણ એ બધાની ચેપ્ટર એનું આપણું નામ છે મહાભારત કહેલું કામાનુ સંપ્રદાય જે છે એ આ વચનોના આધારે વિશિષ્ટાદ્વૈત ભાગ છે એને જોડાશે અને આ જે જગત છે એના વચ્ચેનો અદ્વૈત કયા પ્રકાર શરીર શરીરી ભાવ સંબંધ છે એના વચ્ચે એ આપણે જે રીતે સોના અને એના આભૂષણ એ જાતનું અભિનંદન ઉપાદાનતા બતાવીએ છીએ એમાં ઉપાદાનતા પણ બતાવી રહ્યા છીએ એ જાતનું સામાન્ય વેદાંત એવું શરીર અને આત્મા એનો જે એકબીજાની સાથે જે જાતનો સંબંધ છે આત્મા કેવું છે તો શરીર વિશિષ્ટ છે શરીર કેવું છે તો આત્મા વિશિષ્ટ છે આ જાતનું વિશિષ્ટ આચર્ય એવું એમનું મત કારણ આ જે અંતર્યામી બ્રાહ્મણ છે એમનું સ્થાન વચન આપણે ઉપર એવું આપ્યું કે જેમ સૂત્રનો મળ્યો કરવો એના હોય છે તે પ્રમાણે કરો જેને માર્ગમાં કરવાની ચર્ચા મારો આશ્રય કરી રહ્યો છે તો સૂત્રમાં મળ્યો એ રીતે બધું જેને કરવાનું હોય એટલે ભગવાન જેમાં સૂત્રમાં વણ્યો છે એવી રીતે સૂત્ર સ્થાની એ વ્યષ્ટિ અંતર્યામી છે અહીંયા ઉપર એવું આવ્યું કે જેમ સૂત્રમાં મણીઓ પરોવાયેલા હોય છે એ રીતે સર્વ જગત મારામાં પરોવાયેલું છે અર્થાત મારો આશ્રય કરી રહેલું છે તો પછી આશ્રય સ્થાની તો વ્યક્તિ અંતર્યામી નહીં બને ને હા વ્યક્તિ અને સમષ્ટિનો એટલો બધો સૂક્ષ્મ ની આવશ્યકતા નથી તે વ્યક્તિના સ્તરે અંતર્યામી છે એવી રીતે સમષ્ટિના સ્તરે સમષ્ટિ અંતર્યામી છે બંને રીતે સમજી શકાશે જે અંતર્યામી બિરાજી રહ્યો છે એ એનો આકાર ન બની શકે એવી વાત તો નથી ને મહેશ્વર બધું જ છે ભગવાન જે વખતે અર્જુન ને કોઈ પણ વાત આજ્ઞા કરી રહ્યા છે ને તે વખતે વેદાંતમાં જેટલી સૂક્ષ્મતાથી પારિભાષિક શબ્દોના પ્રયોગ થતા હોય એ કેટેગરી પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપથી બધી જગ્યાએ વાત કરતા હોય એવી અપેક્ષા નહીં રાખવી જોઈએ આપની પ્રત્યે એ પરિણામ જ્યારે ભગવાન એમ કહી રહ્યા છે એ ભગવાન તો ભગવાન પંચમહાભૂત સ્વરૂપ પણ ભગવાન જ છે તે વખતે જળનું પણ પોતે રોલ ભજી રહ્યા છે ત્યાં પણ પોતે હું આ રૂપમાં છું કે હું આ કરી રહ્યો છું એવું ભગવાન કહી શકે છે એમાં અશ્વત્થ કરો વૃક્ષાણા જીવતમ સલયતામ હતી નીતિ રશ્મિ જીવિતતા ભગવાન જે અહીંયા આજ્ઞા કરી રહ્યા છે એ એટલી બધી ટેકનિકલ સેન્સમાં આ બધી વાતોને લેવાની જરૂર નથી પ્રભુનો આશય કેવલ એટલો જ છે કે આ બધામાં હું સૂત્રસ્થાન છે સૂત્રમાં પરવાયેલું છે સર્વના આધારરૂપમાં છે એ અંતર્યામી સ્વરૂપથી પણ આધારરૂપમાં હોઈ શકે છે અને અક્ષર વ્યાપક સ્વરૂપથી પણ અધિષ્ઠાન હોઈ શકે છે અને આશ્રયભૂત કે ભજનીય કે આશ્રયણીય રૂપમાં જેમ અત્યારે અર્જુનના રસી બનીને બિરાજી રહ્યા છે રસી બનીને તે રીતે પણ હોઈ શકે છે એટલું બધું આમાં આવશ્યકતા નથી સર્વભવન સામર્થ્યથી ડાયરેક્ટલી એ શક્તિઓનું જ્યારે ઇન્વોલ્વ ભગવાન કરે છે એક્ટિવેટ પછી બ્રહ્માંડ મૂર્તિ એનો એટલે વિરાટ સ્વરૂપ એ બધાનું ઇન્વોલ્વમેન્ટ ત્યાં આગળ કેવી રીતે કરવામાં આવે એટલે એક એક એક બાજુ આપણે એમ કહીએ કે અક્ષર બ્રહ્મમાંથી વૃત્તિ પ્રગટ થઈ છે એક બાજુ આપણે એમ કહીએ કે જે તમસ્વી રૂપ છે એ બધાનું નિયમન કરે છે દેવી દેવતાઓ છે એ બધાનું નિયમન કરે બરાબર આ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે દેવતાઓ છે એ સંચાલક છે અને અક્ષર બ્રહ્મમાંથી બધી મટીરિયલ બધું ફોર્મ થાય છે બરાબર હવે એ વ્યવસ્થા એક ઊભી કરેલી છે ત્યાં વચ્ચે વિરાટ સ્વરૂપ જે છે એનું શું મહત્વ એટલે એનું શું કાર્ય કાર્ય અંડ જે છે એ અંડનો અભિમાની અંતર્યામી જે છે એ વિરાટ કહેવાય છે એને હિરણ્ય ગર્ભ કહેવાય છે અલગ અલગ નામથી એને હા એ બરાબર છે પણ એ અંતર્યામીનું ફોર્મ આવું વિરાટ સ્વરૂપ કેવું કેમ કે જેના પહાડ જેવા જેના રૂવાડા છે કે એની અંદર અભિનદીઓ એવું જે વર્ણન ભગવતીમાં આપણે જોયું એવું શું કામ ભગવાન અંતર્યામી તરીકે કોઈ પણ ફોર્મમાં રહી શકે છે વિષ્ણુ રૂપથી અંતર્યામી છે જેવી રીતે વિરાટ રૂપથી પછી આવા સ્વરૂપનું વર્ણન જે આવે છે એ કેમ એક તો જેમ ઉપનિષદ આપણને એમ કહી રહ્યું છે કે ભાઈ એકોહમ બહુ આમ તદૈક્ષત અને પછી બધું થઈ ગયું આ તો આગળથી કોઈ વાત જ નથી આમાં વિવેચન અત્યારે થઈ ગયું તો એની પ્રક્રિયા છે પછી પુરાણ આપણને સમજાવે છે જો તમને આખી manufacturing process step by step તમને જાણવી હોય તો એનું આ ફોર્મ છે જેવી રીતે એક પ્લાન નકશો બને પ્લાન નકશો બનાવનારો નો હરિદેવ કોણ હોય પ્લાનર હોય સિવિલ એન્જિનિયર હોય કે આર્કિટેક્ટ હોય તે પછી જે ભવનનું નિર્માણ થઈ રહ્યું હોય આદિભૌતિક રૂપમાં એનો અધિદેવ કોઈ હોય ને પાછો એ કોન્ટ્રાક્ટર કહેવાય તે ની અંદર પણ ફરી પાછા કક્ષા ભેદ હોય એક તો આ બધાનો સરવા તે પછી કારીગર પછી એના નીચે મજૂર કક્ષાનું લેબર અનસ્કિલ્ડ લેબર છે તે હવે દરેકના કોઈક ને કોઈક અધિદેવ દરેક લેવલે મળે છે એવી રીતે સૃષ્ટિ પણ સંકલ્પપૂર્વક થઈ પરંતુ એની પ્રક્રિયા શું એની જિજ્ઞાસા થઈ તો એના એક એક સ્ટેપ ગણાવી રહ્યા છે કે દરેક સ્ટેપ ઉપર કોઈક ને કોઈક એનો અધિદેવ મળી રહ્યો છે અક્ષર છે તો અક્ષરનો અધિદેવ પુરુષોત્તમ છે બ્રહ્માંડ સ્વરૂપ ધારણ કર્યું છે તો બ્રહ્માંડનો અભિમાની નારાયણ છે કે હિરણ્યગર્ભ છે કે વિરાટ પુરુષ છે પછી સતત વ્યક્તિ રૂપની અંદર એનું કોઈક ને કોઈ ઈશ્વરનું રૂપ અને સતત કોઈ દેવતાઓનું રૂપ એમ એવા એવા રૂપોથી કે એવા એવા સ્ટેપ્સથી ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એ નિર્માતા તરીકે જે અભિમાની ત્યાં ભગવાનનું રૂપ અવેલેબલ થઈ રહ્યું છે એનું અહીંયા વર્ણન કરવામાં કે જેવી રીતે આપની સ્કૂલિંગ બ્રહ્મમાંથી અસંખ્ય જીવાત્માઓ છૂટી પડે એટલે આપણે એને અહીંયા ચાર કેવી રીતે સમજીએ કે પુરુષમાંથી જીવાત્માઓ પ્રગટ થઈ પછી એ બ્રહ્માંડનું વિરાટ સ્વરૂપ છે એ શું કાર્ય કરે છે અહીંયા આગળ એવી રીતે પ્રકૃતિમાંથી બધું જળ પદાર્થ જે મટીરિયલ હતું જે બધું આ તત્વો અહીંયા બતાવ્યા છે જેટલા પણ કઈ છે વધારા અઠાવીસ ગણો એ બધા પ્રકૃતિમાંથી પ્રગટ થયા એ આપણે સ્પષ્ટ રીતે સમજાય છે પછી વિરાટ પુરુષ અહીંયા શું કાર્ય કરે છે કાર્ય કરે છે ને અંડરૂપ ધારણ કર્યું છે તો આ મેં ધારણ કર્યું છે આવો જેનો મેં છે એ વિરાટ અભિમાની ઈશ્વર છે ભગવાન છે કાર્ય કરવાનું કઈ છે કાર્ય શું કરે છે એનું શું જરૂર શું હતી આ સ્વરૂપ ધારણ કરવાની જરૂર શું હતી એ તો ભિન્ન ભિન્ન પ્રકારની ભગવાનની સૃષ્ટિ છે એમાં કોઈક સૃષ્ટિ એવી છે જેની અંદર સંકલ્પ માત્રથી થયેલું છે કોઈ ક્રમિક સૃષ્ટિ છે એની અંદર આવા ક્રમ છે કોઈકમાં બીજો ક્રમ પણ હોઈ શકે બધાની સાથે બધું હોય દરેક સૃષ્ટિના પ્રકારમાં આવું હોય એવું જરૂરી નથી જેમ જરાયુજ અંડજ વેદજ આ બધા જુદા જુદા જે જીવોના પ્રકાશ છે તો જન્મ તો દરેકના થઈ રહ્યા છે પણ દરેકની પ્રક્રિયા જુદી જુદી છે એક અંડરૂપમાં આવ્યા પછી એનો બહાર પ્રાકટ્ય થાય છે એક હેલો હા જે છે એવું પૂછતું છે કે અહીંયા એવું લખ્યું છે તેથી આ સર્વની સર્વ જગતની ઉત્પત્તિ તથા પ્રલય એટલે સર્વ જગતમાં ચૌદે ચૌદ બ્રહ્માંડ કે ભુવન જે આપણે ગણીએ છીએ લઈ લેવાના અને બધાનું સાયમલ્ટેનિયસલી ઉત્પત્તિ થાય અને જ્યારે લય થાય ત્યારે બધું એક જ સામટું લય થઈ જાય એવું જ્યારે મહાપ્રલય થાય ત્યારે હા એવું સમજી શકાય હા જી કાલે વાતચીત કરશો રસોહમ અપ્તુ કૌંતેય સભાસ્મી સતી સૂર્યયો પ્રણવ સર્વવેદેશુ શબ્દ શબ્દ ખૈ પૌરુષમ નૃષુ એ કૌંતે ચલોમાનો રસ ઊંચું ચંદ્ર અને સૂર્યમાંની પ્રભા સર્વવેદોમાં પ્રણવ આકાશમાં શબ્દ અને પુરુષોમાં પૌરુષ પુરુષો એક ભગવાન સર્વ જગતનું કારણ એમ કહ્યું ભગવાન જગતનું ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ તેમાં પણ ભગવાન મુખ્ય કારણ છે કે ગૌણ એવી શંકા થાય તે ભગવાન સર્વજગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ પણ છે અને તે પણ મુખ્ય કારણ છે ગૌણ કારણ નથી કારણ કે ભગવાન સર્વરૂપ છે સર્વ શક્તિ વાળા છે અને તેમને કારણ થવામાં બીજા કોઈની ગરજ નથી તેમને કારણ થવામાં બીજી બીજા કોઈની ગરજ નથી એટલે એ મુખ્ય કારણ છે અને આજે ઉપર હું સબ્જેક્ટ આવ્યો કે એક એ ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ છે એની જે ડેફિનેશન છે આપણે ક્રમે સંગ્રહમાં જોઈ કે નિમિત્ત કારણ એટલે ઊંઘા જ્યારે માટલું બનાવે ત્યારે ચાપડો દંડો વગેરે જે પદાર્થો છે એ નિમિત્ત કહેવામાં આવે છે ઉપાદાન એટલે માટી જે છે એ ઉપાદાન કારણ છે ઘડા માટે અને ચાંપો દંડો વગેરે નિમિત્ત કારણ છે તો સૃષ્ટિના સંદર્ભમાં બંને કારણ ભગવાન જ છે અને બંને કારણ ભગવાન છે અને સાથે સાથે અહીંયા મુખ્ય કારણ છે કારણ કે એમને સૃષ્ટિ સર્જન કરવા માટે બીજા કોઈની ગરજ નથી સ્મૃતિ સ્મૃતિ તથા શ્રીમદ ભગવતમાં ભગવાનને મુખ્ય જ કારણ કહેલા છે આ એના માટેનું પ્રમાણ આપેલું છે તેથી ભગવાન અહીં પણ તેવી જ રીતે ચાર પોતાની વિભૂતિના રસ હું તેમજ સૂર્ય અને ચંદ્રમાં પ્રભા એટલે કે એ જ હું છું સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર આકાશમાં શબ્દ એટલે કે સાંભળવાની જે શક્તિ છે તે અને પુરુષોમાં પૌરુષ એટલે કે વીર્ય એટલે કે વીરતા હું છું એટલે અહીંયા બધા બધાના જે મુખ્ય પૃથ્વી જળ તેજ અંદર જે મુખ્ય ગુણધર્મો જે થયા છે એવું અહીંયા આગળ સમજાવે છે ગૌણ કારણ કેમ કહ્યું છે સમજાતું નથી ગૌણ કારણ નથી એ એ ક્લિયરિટી કરવાની કોઈ જરૂર નથી લાગતી અહીંયા એટલે ઓટોમેટિકલી ડિસાઈડ થઈ જાય છે કે મુખ્ય કારણ છે હા એટલે ના એટલા માટે પણ કહ્યું ને એમને કારણ થવામાં બીજા કોઈની ગરજ નથી એ અહીંયા ટીકાકારે જ રીઝન આપેલું છે એમ કે એમને કારણ થવામાં બીજા કોઈની ગરજ નથી એટલે એ ગૌણ કારણ નથી મુખ્ય કારણ તો બીજા કોઈની ગરજ હોય તો એ કારણ ગૌણ નહીં પણ જે વસ્તુ ઉપાદાન પણ હોય અને નિમિત્ત પણ હોય પછી એને કહેવાની જરૂર નથી ને કે આ મુખ્ય છે કારણ કે પછી બીજું કોઈ કારણ નથી રહી જતું ને પણ હવે એ તો ટીકાકારે આ રીતે લીધું છે ને એટલે આપણે સમજવાનું ટીકાકારે અહીંયા નિમિત્ત કારણ ઉપાદાન કારણ એમ પણ ગયું પાછું મુખ્ય અને ગૌણ એમ પણ ગયું એ બે કહેવાની જરૂર નથી ને પછી એમ કે મુખ્ય ગૌણ નથી મુખ્ય છે એમ જયારે તમે કોઈ વસ્તુને સમવાય કારણ જ કહી દો તો પછી આમ આ ચોક આ ખુલાસો કેમ કર્યો છે એ જરી સમજાતું નથી <laughs> કેટલો નાનો છે કે બધા બધાની અંદર મુખ્ય પુનરુક્તિ ન્યાય પેલું આવે છે ને એનો અહીં થોડુંક એ લાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે એ મને નહીં બીજા કોઈને આ વાત કરવો છે હા હલો જેથી મને એવું લાગે છે કે આમાં પેલું જે જગત પીડતી યો યતઃ જે કહ્યું છે ને એને રીતે આ લેવાશે કે જગતનું ઉપાદાન કારણ પણ એ છે નિમિત્ત કારણ પણ એ છે એટલે ભગવાન બધું જ છે અને છતાં પણ ભગવાન અલગ છે એ રીતે એમ કે ગૌણ પણ એ છે મુખ્ય પણ એ છે અને છતાં બધાથી અલગ છે એવું કદાચ લઈ શકાય હા પંકજ ને બોલ ભાઈ ના એટલે એ પણ એની સાથે નથી એટલું શૂટ થતું તમે જે કીધું એ પણ એટલે મને પુનરુક્તિ જેવું લાગ્યું છે મને એનો જ ખાલી ખુલાસો જોઈએ બાકી આ વસ્તુ તો કન્વિન્સ છે કે ભાઈ મુખ્ય કારણ તો છે જ પણ જયારે આપણે એમ કહીએ કે ભાઈ આ નથી આ નથી તો પછી આ છે એ કન્વિન્સ આપણે થઈ ગયા ને પછી પછી એના માટે આ છે એ કેવાથી પુનરુક્તિ લાગી રહી છે એટલે એમાં મને એવું લાગ્યું છે કે જો અહીંયા શું કહ્યું છે નાદુલાલ ગાંધીએ કે ભગવાન જગતનું ઉપાદાન કારણ છે નિમિત્ત કારણ છે એમાં પણ ભગવાન મુખ્ય કારણ છે કે ગૌણ હવે આપણે તો બધું પ્રવેદના સંગ્રહની અંદર બહુ સારી ઘણી બધી વાત ભણ્યા એટલે આપણને આવી શંકા ના થાય પણ કોઈ બીજા વ્યક્તિને આવી શંકા થઈ પણ શકે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને ભગવાન હોય તો એના માટે ભગવાનને કોઈ બીજી વસ્તુની સહાયની જરૂર પડી હશે જો જરૂર પડી હોય એટલે જો દ્વૈતવાદ વાળા છે એ આવું કદાચ વિચારે ને કે ઉપાદાન કારણ અને નિમિત્ત બંને ભગવાન થયા છે તો આવું આવું થવા માટે ભગવાને બીજા પ્રકારની સહાય લીધી કે ના લીધી એવો જો અહીંયા શંકા થાય તો એ શંકાને ઉઠાવીને અહીંયા નાનુલાલ ગાંધીએ વાતનો વિસ્તાર કરેલો હોય એવું લાગે છે આપણે તો મહાપ્રભુજી ભણેલા છે નહીં એટલે આપણને આ સમજાઈ જાય છે સરળતાથી પણ ગીતાજી તો બધા માટે છે ને શંકા કેમ ઉપસ્થિત થઈ તો કદાચ એટલા માટે ઉપસ્થિત થઈ હોય કે આપણને ખબર છે કે પણ બીજા કોઈને આવી ખબર ના પણ હોય કે કંઈક બીજાની જરૂર પડી હશે જે રીતે શંકરાચાર્યએ કર્યું કે માયા માયાથી આવી આ જગત છે તો ત્યાં આગળ આવી ગઈ ને કે માયાથી આવી છે આ બ્રહ્મ છે તો ભગવાન માયાની જરૂર પડે એવી રીતે કઈ કોઈ વિચાર કરતો હોય તો એના માટે આ શંકા ઉત્પન્ન કરેલી છે જે માયાથી જનિત પણ કે છે તે પણ હું છું એવું પણ એટલે બધા જ માટી દંડો ચાકડો જે આપણે કહ્યું ને કોઈક એમ કે ભાઈ આ જગત જે છે એ માયાથી નિર્મિત છે તો ભાઈ માયા પણ હું છું તો પછી તો એ બી નથી સેન્સ થઈ જતો કે ભાઈ હવે કોઈ બીજું કારણ બી રહ્યું હોય કારણ કે તમે જે વિચારો છો નિમિત્ત હોય આ તો એમાં અમુક જે નિમિત્ત કારણ હોય અથવા તો ઉપાદાન હોય બેમાંથી એક હોય તો એ બધું જ હું છું એમ કદાચ એવું આ તમારો જે દ્વૈતવાદનું જે છે એ થોડુંક ગળે ઉતરે છે હા એટલે એટલે આપણે આપણે આપણે નહીં નવી શંકા થતી પણ બીજા નવી શંકા થાય કારણ કે નહીં તો દ્વૈતવાદ પ્રગટ કેમ થયો શંકરાચાર્ય તો અદ્વૈતવાદ છે પણ દ્વૈતવાદ કેવી રીતે પ્રગટ થયા કે ભગવાનને કંઈક બીજાની જરૂર પડી કાર્ય કાર્ય કરવા માટે તો જ દ્વૈત થયું ને નહીં તો દ્વૈત કેવી રીતે થાય તો ના પાડી છે કે કાર્ય કરવા માટે બી પોતે જ થયા છે એમને બીજા કોઈની જરૂર નથી જરૂર નથી પડી એમ એટલે આનાથી બધા મને ના સમજ પડ્યાની અંદર બીજે સમજાવશે હવે તો બહુ થઈ ગયો આમ થોડું સામાન્ય છે આ બધું જોઈએ કે કારણતાના જેટલા પ્રકારો આપણે જોઈએ છીએ ઉપાદાન નિમિત્ત કે વિવર્ત વગેરે એને બે રીતે પણ અલગ સમજાવવામાં આવ્યા છે એક તો સાધારણ કારણ અને અસાધારણ કારણ સાધારણ કારણ નો મતલબ એ છે કે એ કોઈ ખાસ વસ્તુ ના માટે કારણરૂપ ન હોય પણ સર્વસામાન્ય વસ્તુના માટે જેને આપણે કારણની આઈટમ તરીકે કાઉન્ટ કરી શકીએ દાખલા તરીકે કોઈ પણ પેદા થનારી વસ્તુ બનનારી વસ્તુ એમાં પૃથ્વી આધાર તરીકે સાધારણ કારણ છે આ પૃથ્વી ગ્રહ પર આપણે જે કંઈ પણ વસ્તુ બનાવી રહ્યા છીએ એમાં કોઈ વ્યક્તિ એમ કહી શકે તમે ઘણું બધું ગણ્યું કે આ વસ્તુને બનાવવા માટે તમને આ સામગ્રી જોઈ છે પણ તમે આ પૃથ્વી કાઉન્ટ ન કરી તો કોઈ વ્યક્તિ એમ કહી શકે કે પૃથ્વીને કાઉન્ટ કરવાની એટલા માટે જરૂર નથી કે અહીંયા પેદા થનારી કોઈ પણ વસ્તુમાં વગર પૃથ્વી એ થઈ જ ન શકે એટલે પૃથ્વીને અલગથી કાઉન્ટ કરવાની જરૂરત નથી ત્યારે આપણે એને કાઉન્ટ કરી શક્યા હોત કે કોઈ વસ્તુ એવી હોય કે જે પૃથ્વીમાં જે ગુરુત્વાકર્ષણ છે એ ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિ હોય તો જ થઈ શકે તે સિવાય એ બની ન શકે અને કોઈ પરગ્રહમાં બેઠો વ્યક્તિ હોય અથવા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રથી બહુ દૂર ચાલ્યો ગયો હોય એવી વ્યક્તિ હોય અને એને કોઈ વસ્તુ બનાવવાની ઈચ્છા થાય તો એને એમ કેવું પડે કે વિચારે આ વસ્તુ તને બનાવીશ તને પૃથ્વી પર ઉતરવું પડશે તો કારણતાની સામગ્રીઓની અંદર પૃથ્વીને તમે એડ કરી શકો પણ જો એવી સ્થિતિ નથી તમે અહીંયા ભૂતલ ઉપર જ છો તો પૃથ્વીને કારણતાની આઈટમ તરીકે અલગથી ગણવાની જરૂર નથી કેમ કે એ સર્વસાધારણ પ્રતિ કારણ છે હવે આ તો સાધારણ થયું હવે અસાધારણ છે કોઈ વસ્તુ કે જેના વગર કાર્ય પેદા ન થઈ શકે તેવું કોઈ કારણ એવી વસ્તુ કે જેના વગર તમે એને બનાવી ન શકો એમ રોટલી તમને બનાવી છે તો રોટલી એક પ્રોડક્ટ છે લોટ વગેરે ન બની શકે લોટ એમાં અસાધારણ છે હવે તમે એમ કહેશો કે નહીં એમાં તો ચકલો પણ જોઈએ એમાં વેલણ પણ જોઈએ પણ એના વિના પણ બની શકે તો લોકો આજથી કરતા જ હોય છે ચકલો ન હોય તો પ્લેટફોર્મ ઉપર પણ થપાવી ધરાવી શકો થાળીને ઊંચીને પણ તમે કરી શકો એ થાળીને પ્રેસ કરીને પણ તમે કરી શકો એ ઘણા બધા ઉપાયો એના સંભવ છે તો આ અસાધારણ કારણ નથી એના વગર ન થઈ શકે રોટલી એટલે તમે એક એક વસ્તુને માઇનસ કરતા જાઓ ને તેમ છતાં પણ કોઈને કોઈ ઉપાયથી એ વસ્તુ બની શકે પણ જ્યાં તમે અટકી જાઓ કે આના વગર તો શક્ય છે જ નહીં તો એને આપણે અસાધારણ કારણ કહીશું એમ કારણની સાધારણ કારણતા અને અસાધારણ કારણતા એમ બે કારણતા સમજી શકાય તો એને સાધારણ અસાધારણમાં પણ ગૌણ મુખ્ય ભાવ હોઈ શકે એટલે કોઈક એવું કારણ છે કે જે મુખ્ય કારણ છે કોઈ કારણ એવું છે કે જે ગૌણ છે યાની લોટ જો તમે યોગ્ય પ્રમાણમાં ચારેલો છે કે એની જે પીસવા માટે એની ધારિકાઈ છે એને જો યોગ્ય પ્રમાણમાં તમે પીસેલો છે તો એનાથી જે રોટલી બનશે એ રોટલી ઉત્તમ પ્રકારની થશે ચારવામાં કે પીસવામાં જો તમે તમારી કચાશ છે તો તે સ્થિતિમાં રોટલી એનો પિંડી ભાવ નહીં થાય છૂટી છતરાઈ જશે અથવા તો ટીકડી થઈને એને જેવી થઈ જશે તો કારણ તો લોટ છે પણ લોટ એના પ્રકારનો લોટ ગૌણ ભાવ હોઈ શકે એટલે ગૌણ લોટ ફોરે તો આપણે કહીએ છું કે રોટલી આપણા માટે લોટમાં લાયક બનશે એની જગ્યાએ જવનો લોટ લખો અથવા તો બાજરીનો લોટ એનો કોઈ ગૌણતા આપણે વિચારી શકીએ છીએ મટીરિયલની અંદર આપણે જેમ આગ્રહ રાખીએ કે આ જ પ્રકારના ચોખા ખીચડીમાં જોઈએ કે આ જ પ્રકારના ચોખા પુલાવમાં જોઈએ તો એમાં ગૌણ મુખ્યતા આવી જાય ને એમ અહીંયા ભગવાન છે એને જો વલ્લભજી જે આજ્ઞા કરી રહ્યા છે કે નનુ એકસ્ય ભગવત કારણત્વ ઉપાદાનત્વ નિમિત્તત્વાદિના વા ભગવાન એક જ છે તો એમની કારણતા જે છે એ ઉપાદાન તરીકે પણ છે અને નિમિત્ત તરીકે પણ હોઈ શકે છે તત્રાપી તન્મુખ્યમ ગૌણમ વા છે એમાં ભગવાનની મુખ્યતા છે ઉપાદાનત્વ મુખ્યતા પણ હોઈ શકે ગૌણતા પણ હોઈ શકે એવી રીતે નિમિત્ત કારણમાં પણ મુખ્યતા પણ હોઈ શકે અને ગૌણતા પણ હોઈ શકે ઉપાદાનની અંદર મુખ્યતા અને ગૌણતાનો મતલબ શું કે તમને રોટલી બનાવી છે પણ ઘઉંનો લોટ અવેલેબલ નથી ચલો મજબૂરી નામ મહાત્મા ગાંધી બીજો જે પણ લોટ પડ્યો છે એને વણી નાખો શેકી નાખો તો ગૌણતા ઉપાદાન તો થયો લોટ પણ ગૌણતા એ જ રીતે નિમિત્તતા છે આદર્શ હોઈ શકે કે ચલો આપણી પાસે આ પ્રકારનું વેલણ હોય તો સારી રીતે વણાય તો પાપડ વણવાનું વેલણ છે નથી હમણાં ઓલું તૂટી ગયું તો જે આવ્યું એનાથી વણી નાખ્યું તો નિમિત્તતા છે પણ ગૌણતા છે એવી રીતે ભગવાનને ઉપાદાનત્વને તમે માનો નિમિત્ત તરીકે પણ માણો પણ એ મુખ્ય કારણ છે ઉપાદાન કે મુખ્ય નિમિત્ત કારણ છે કે કેમ એ પેટા પ્રશ્ન છે એના અંદર તો એનો પણ અહીંયા ખુલાસો કરી રહ્યા છે કે ભાઈ તમે જે કહો મુખ્ય કહો ચાહે ગૌણ કહો જે કહો છો તે બધું હું જ મારાથી બીજું કંઈ નથી પ્રિફરેબલી મુખ્ય કારણ હું છું ગૌણ કારણ તરીકે બીજા પણ હોઈ શકે દાખલા તરીકે ભગવાનના પછી સેકન્ડ સ્ટેપ ઉપર આપણને અક્ષર બ્રહ્મ મળે છે તો અક્ષરથી બધી સૃષ્ટિ છે તો અક્ષરને સર્વ કારણ કારણભૂત કહ્યું છે તો અક્ષરની કારણતા છે કે પરબ્રહ્મની કારણતા છે હવે અક્ષર તો પોતે કંઈ કરતો નથી કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષના રૂપની અંદર એ વ્યવહાર કરી રહ્યો છે એટલે ફાઇનલી આપણને જે રો મટીરિયલ મળી રહ્યું છે એ તો પ્રકૃતિ મળી રહી છે કે પુરુષ મળી રહ્યો છે તો કારણતા જે છે ઉપાદાનતા છે એ પ્રકૃતિમાં રહેલી છે કે અક્ષરમાં છે કે પુરુષોત્તમમાં છે એમ પ્રશ્ન થાય ને તો એનો અહીંયા નિર્ણય કરી રહ્યા છે એટલે જે લોકો પ્રકૃતિવાદી છે એ લોકોએ અક્ષર અને પુરુષોત્તમને ભૂસી કાઢ્યા છે કોઈ જે છે તે અહીંયાથી થઈ રહ્યું છે તો આ હાલતું ના છે એને ગણવાની જરૂર શું છે બે કેટેગરી ઓછું કરી દો વિકૃતિથી જ બધું થઈ જઈ રહ્યું છે તો આ એનાથી ઉપર જવાની જરૂર શું છે નૈયાયિકો છે પરમાણુના લેવલે આવીને ઉભા રહી ગયા છે પ્રકૃતિને પણ માનવાની શું જરૂર છે તમે તો પરમાણુઓથી જ આપ કામ પતી જઈ રહ્યું છે તો આ બીજી કક્ષાઓને શા માટે વિચારવી જોઈએ તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે નહીં આ બધાનું મૂળ કારણ તો અહીંયા ભગવાન ગણાવે છે ઉપલક્ષણ છે જંગલમાં આઈટમો જે છે ને એ પંચમહાભૂતોની ગણાવી રહ્યા છે જલ તેજ વગેરે વાયુ મહાભૂતો છે એને ગણી રહ્યા છે રસ છે જલ છે પ્રભા તેજ છે પછી શબ્દ જે જે આપણે જે સંપૂર્ણ આપી આપી તો આપી આ સમજ્યા સમજૂતી આપી હવે એમાં આ વાત તો પાછી સાપેક્ષતા ઉપર જતું સાપેક્ષ કોઈ વસ્તુની સાપેક્ષમાં આપણે મૂલવણી કરતા હોય એ રીતના થઈ રહી છે ને જેમ કે લોટ આપણે કીધું કે રોટલી જયારે રોટલી શબ્દનો પ્રયોગ આપણે કરીએ તો હવે આ તો આપણો બાયસ છે કે ભાઈ આપણે ઘઉંની જ રોટલી સમજી લીધું આપણે બાજરીની રોટલી ન સમજ્યા કે જવની ન સમજ્યા તો આ તો આપણી જે સમજવાની ખામી છે કે આપણે રોટલીને કોઈ એક જ પ્રકારની હોય એને આપણે ઉત્તમતા કહી કહી રહ્યા છે હા તો બરોબર છે તો કારણતાની અંદર પણ એ જાતના કે કોઈ કારણતાને એ રીતે વિચારી રહ્યું છે કે ભાઈ પ્રકૃતિથી જ બધું થઈ જઈ રહ્યું છે તો એમાં ઈશ્વરની કારણતા કે પરમાત્માની કારણતાનો વિચાર કરવાની આવશ્યકતા શું છે તો ભગવાન પણ પોતાનો સ્ટેન્ડ જસ્ટ રહ્યા છે કે લાગતું હશે કે પ્રકૃતિથી બધું થઈ જાય છે પણ એ પ્રકૃતિ નો પણ જનક હું છું એ કારણે મુખ્ય કારણરૂપ હું છું ભગવાન પોતાનો સ્ટેન્ડ જસ્ટિફાય કરી રહ્યા છે એટલે આ તો આપણે જ્યારે આ આ અવસ્થા ત્યારે આપણે ખ્યાલ આવે કે નીચેથી જ્યારે ભગવાન ઉપર સમજાઈ રહ્યા હોય ત્યારે પણ જ્યારે ઉપરથી આપણે નીચે સમજાઈ રહ્યા હોય જેમ કે પેલું આપણે ચાર્ટમાં જોઈએ તો આ વસ્તુ ત્યારે આપણે આ બરાબર લાગે કે જ્યારે નીચેથી કોઈ વાત થઈ રહી હોય કે ભાઈ આ પ્રકૃતિ પુરુષનો ઉપર હું આની વટવૃક્ષનો મૂળ હું છું તો આપણે કદાચ આ વસ્તુ કન્વિન્સ લાગે પણ જ્યારે ઉપરથી બ્રહ્મ જ્યારે કહી રહ્યા છે અર્જુનને સામે કે આ બધું હું થયું છું તો એને નીચેથી એ વાતને ઉચકવાની કેમ જરૂર પડી એમ મારું મારો પ્રશ્ન એ છે કે એને એને એમને એમ ખંડાત્મક જે ખંડન એટલે ખંડાત્મક નિરૂપણની દ્રષ્ટિએ આ વાત કેમ આવે છે જ્યારે એ પોતે તો અખંડાત્મક સ્વરૂપથી અર્જુનને વાત કરી રહ્યા છે હા પણ ભગવાન થોડુંક કંઈ કહી રહ્યા છે કે હું મુખ્ય કારણ છું કે આ તો વ્યાખ્યાકાર સમજાવી રહ્યા છે કે આ વચનથી આપણને આ વાત સમજાય છે ભગવાન કઈ એવું નથી કહી રહ્યા કે હું મુખ્ય છું કે ગૌણ છું ભગવાન તો સિમ્પલી પોતે જે રીતે બન્યા છે એને અહીંયા કહી દઈ રહ્યા છે પણ એનાથી ફલિત શું થઈ રહ્યું છે એ વ્યાખ્યાકાર આપણને સમજાવી રહ્યા છે કે અહીંયા કેમ ભગવાને એમ ન કીધું કે આ જે રસ તત્વ છે એ તો પ્રકૃતિના તત્વથી બનેલું ઘનીભૂત છે મહાભૂત છે એ છે અને એના અંદર રહેલો તન્માત્રા રૂપ આ તત્વ છે જે તત્વ તો પ્રાકૃત છે એવું ન કહીને જલની અંદર રસ હું છું એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે ત્યારે એ લેવલે પણ ભગવાન પોતાને જોઈ રહ્યા છે સર્વસ્વરૂપ થયા હોવાને કારણે એટલે વ્યાખ્યાકાર એને એ રીતે સમજાવી રહ્યા છે કે ભગવાન અહીંયા દરેક જગ્યાએ નામ જે કોઈ પણ હોય કારણ અને કાર્યના પણ ભગવાન એ કારણ રૂપે હું છું એવી રીતે સર્વત્ર પોતાને જોઈ રહ્યા છે એટલે સૂત્રરૂપ હોય તો પણ શું અને મણિરૂપ હોય તો પણ શું એ હું છું એવું પ્રભુ અહીંયા પ્રગટ કરી રહ્યા છે અને એનાથી મુખ્ય કારણ ભગવાન જ છે અને સર્વરૂપ જે કાર્યરૂપ છે તે પણ ભગવાન જ છે એવું આપણને સમજાય છે જી थी गया समझ सारू आज सारी चर्चा करी बताए आज ना क्रम अखी आग द्वारा प्रणाम प्रणाम जी जी